એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ માદીપુરમાં બેઠા બેઠા રેવા વાર્તા સાંભળે છે અને બેંગ્લોરમાં બેઠા બેઠા વિધિબેન વાર્તા સાંભળે છે અને પેલા પૂનામાં બેઠા બેઠા કાવ્ય વાર્તા સાંભળે છે ઓહો હો હો અને આમ સુરતમાં બેઠા બેઠા નિધિ વાર્તા સાંભળે છે નિધિ બેન આ હા હા હા હા રેવા ને વિધિ ને કાવ્યા ને નિધિ ઓ હો હો સાંભળો સાંભળો મારા ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ભાઈ જરા ધ્યાનથી સાંભળજો મૂછાળી માની વાર્તા છે અને વાર્તાનું નામ છે જુબાઈ જુ જુ તમે બધાએ જુ જોઈ છે અરે રે તમે તે જુ ક્યાંથી જોઈ હોય હે ભાઈ સાંભળો સાંભળો પહેલાં છે ને આ તમારી જેવડા બાળકો નાતા ધોતા નહીં હો અઠવાડિયામાં એક બે વખત નાય એટલે એના માથામાં જૂ પડે ટોલા <laughs> કીડી હોય ને કીડીથી મોટું મોટું જીવડું હોય આપણે માથું ન ધોઈએ તો માથામાં જૂ પડે હા તે જૂબાઈની વાર્તા છે ધ્યાનથી સાંભળજો એક હતી જૂ એને એકવાર પરણવાનું મન થયું એટલે તો પરણવા ચાલી રસ્તે ચાલતા ચાલતા એને કાગડો મળ્યો ક્રા ક્રા ક્રા કાગડો કે જુબાઈ ક્યાં ચાલ્યા જુ કે પરણવા કાગડો કે ક્રા મારી વેરે જ પરણો ને ક્રા જું કે ખાવ શું પીવું શું ઓઢું શું ને પહેરું શું કાગડો કે ખા દાણા પી પાણી ઓઢ પીછા અને પહેર પીછા લો બોલો જુ કે ના ના મારે નથી પરણવું એટલે જુબાઈ તોડે દૂર ચાલ્યા ટપક ટપક ટપક કરતા ત્યાં એને સામે એક કૂતરો મળ્યો કૂતરો કે જુબાઈ જુબાઈ ક્યાં ચાલ્યા જુ કે પરણવા કૂતરો કે મારી વેરેજ પરણો ને ત્યાં તો જુ કે ખાઉં શું પીવું શું પહેરું શું ને ઓઢું શું કૂતરો કે ખા રોટલો પી પાણી ઓટવા પહેરવાનું કાંઈ નહીં લો બોલો જુ કે ના ના મારે નથી પરણવું જુબાઈ વળી આઘેરા ચાલ્યા ત્યાં તો એને મોર મેળો અને મોર કે જુબાઈ ક્યાં ચાલ્યા જુ કે પરણવા ત્યાં તો મોર કે ત્યારે મને જ પરણો ને તમે જુ કે ખાઉં છું પીવું છું પહેરું છું ને ઓઢું છું મોર કે ખા મોતી પી પાણી ઓઢ પીછા ને પહેર પીછા જો કે ના ના મારે પરણવું નથી જુબાઈ વળી થોડેક ગયા ત્યાં એક પાડો મળ્યો હો મોટો પાડો કે જુબાઈ ક્યાં ચાલ્યા જો કે પરણવા પાડો કે મારી વેરેજ પરણો ને જો કે ખાઉં છું પીવું છું ને પહેરું છું પાડો તો કે ખા ખોડ પી પાણી ને ઓઢવા પહેરવાનું કાંઈ નહીં ના રે ના મારે નથી પરણવું જો કે જુ બાઈ તો વળી આઘેરાંક ચાલ્યા ત્યાં તો પીપળો મળ્યો હો પીપળો હોય ને એ તો ફડફડ ફડફડ એના પીપળાના પાંદડા થાય ને પીપળો કે જુબાઈ જુબાઈ ક્યાં ચાલ્યા જુ કે પરણવા પીપળો તો કે મને જ પરણો ને જુ કે ખાવું શું પીવું શું પહેરું શું ને ઓઢું શું પીપળો કે ખા હવા પી પાણી ઓઢ પાંદડા ને પહેર પાંદડા <laughs> પીપળા પાસે તો એ જ હોય ને બધું હે ભાઈ પીપળાની આ વાત સાંભળીને જૂતો કે ના રે ના મારે તો કાંઈ નથી પરણવું જરાક આગે ચાલ્યા ત્યાં એને ઉંદર મળ્યો એમ કરતો જાય અને ઉંદર કે જુબાઈ જુબાઈ ક્યાં ચાલ્યા ક્યાં ચાલ્યા જૂ તો કે પરણવા ઉંદર કે મને જ પરણો ને જુ કે ખાવ શું પીવું શું પહેરું શું ઓઢું શું ઉંદર કે ખા રોટલો ને ઘી ગોળ પી દૂધ ને દહીં પહેર પટોળા ને ઓઢ ચીર <laughs> જૂ તો ખુશ થઈ ગઈ ને કે બહુ સારું ત્યારે તો હું તમને જ પરણું એમ કહીને એણે ઉંદરના ગળામાં વરમાળા નાખી હો ભાઈ ફૂલોની ઉંદર ભાઈએ તો એક પીપળા પર ઘર બાંધ્યું અને જુબાઈ માટે રોજ સારું સારું ખાવાનું લાવે બોલો જુબાઈ તો મનમાં અને મનમાં કે ઉંદર વર છે તો સારો ઉંદર વર છે તો સારો એમ કરતા કરતા એક દિવસ ઉંદરભાઈ એક ગોળના ગાડામાંથી ગોળ લેવા ગયા હો ઉંદરને ખબર નહીં અને ગાડું ચાલ્યું એટલે ઉંદરભાઈ ગાડાના પૈડા નીચે ફચાક કરતા ચગદાઈ ગયા જુબાઈને ખબર પડી કે ઉંદરભાઈ મરી ગયા છે એટલે જુબાઈ પીપળેથી નીચે ઉતરા અને ઉંદર પાસે જઈને માથે છેડો નાખીને મો વાળીને રોવા લાગ્યા કાગડાને ના મોઈ ને કૂતરાને ના મોઈ મોતી ચણંતા મોરને ન મોય આ ઢચુક ઉંદરડા ઢચુક પાડાને ન મોહી પીપળાને ન મોહી ઢચુક ઉંદરડા ઢચુક અરે રે મારો ઉંદર <laughs> એમ તો જુબાઈ તો રોવે તો ભાઈ આ જુબાઈ ઉંદરને પરણા અને ઉંદર મરી ગયો એટલે એની પાછળ રડવા લાગ્યા તો આવી હતી જૂની વાર્તા તમને બધાને મજા આવી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો